ગેઝેટેડ ઓફિસર છે શું છે ગેઝેટેડ ઓફિસર ફરીથી નિષેધ થવાના જેવો તેવો માણસ છે ને. જો. એ તો હા સુઈ ગયા હતા ને એની રાતે તીર મારી તે પાણી પાણી કરતા મરી ગયા પાણી ના મરી ગયા. અને આપણા સિદ્ધિઓ વાળા એ અમે એ કરતા એ તાવ ઉતારી દે એમાં છે નહીં તાવ ઉતારી શ્રદ્ધા સહન શક્તિ નહીં તાવ ઉતારનારી આવી પણ દાદા જગત એવું જ માગે છે ને લોકો લોકો એટલે મારી પાસે આવે મજા બધા લોકો એવું જ શોધે છે કે આવું જાદુ થવું જોઈએ એમ મને એવું કે છે ને તમે દાદા જાદુ કરો છો તમે તો બહુ આ મારું ના મારું યતનામ કેવું છે શું છે દર્શનામ કરું એટલે મારું મેં કર્યું છે સંદાસ થતી પાકી લેવી પડે <laughs> પાકી લેવી પડે ના એટલે બધી નથી અંતર ઓફ મારા ના બધા ઢોંકી ને બોલે તું તો નહીં થયો કોઈ સમજાય છે ને તમે છૂટો થયેલો અને ધોકી બોલે સમજાય ને વાણી શું કહે એક એક શબ્દ વાણી ના હોય એક અક્ષરે શું કહે કે તીર્થંકર થશે ભક્તો બધા ચોખ્ખા થઈ ગયા નથી પણ તે ભગવાન ને ભગત બે જુદા ભક્ત શું તુહી તુહી પેલું તારા બાપ નું શું તે એ તો પેલે તું હું તો બે જુદા જતા ને શું ગમે શું હું ઈ બોલ હું જ છું હું જ છું બધે હું જ છું હું જ છું હું જ છું બોલ તો ગમે હું તો દસ લાવતા એ છે હું શું લઈ હું તું લેવાની રહી તું ભગવાન જોડે તું હું જ છું બોલ હવે હું જ છું બોલીએ બધા હું જ બોલો હું જ તમે સમજાયું સમજાયું પાંદરા પા હે એટલું દેખાય બધો રાગ આ દેખાય બધો દુનિયાનો પાડે તો દુનિયા ઉભી થાય કેટલા પણ વાંધેલા છે આ દેખાય છે આખા જગત ને ટોપ લખ્યું છે કોઈ દાવો મળવા આવ્યો નહીં નથી ભગવાન આવું ના બોલે મારા જેવું હા એ રૂપાળું બોલે પ્રકૃતિ શ્લોક બોલે પ્રકૃતિ પરણે નચાવે છે એવું બોલે પણ નચાવે ના બોલે સારા શબ્દ બોલે હું નચાવે બોલે રાસલીલા કરાવે <laughs> રાસલીલા કૃષ્ણ બોલે પ્રકૃતિ કરે ભગવાન તો એમના કાકા દીકરા નેમિનાથ ભગવાન થકી જ્ઞાન પામ્યા નેમિનાથ જૈનો નાથ બાવીસ માં તીર્થંકર તેના થકી એક જ્ઞાન પામ્યા કૃષ્ણ ભગવાન એ કાકા દીકરા કાકા દીકરા પણ પ્રશ્ન વાંચતો નતો એ કાંઠે માણસ જ નહીં ને વાંચી વાંચતા હતા એક દેખાયેલો નવીનાથ ગોઠે નહીં નવીનાથ નહીં ગોઠે નહી એટલે કે બધા લોકોના ભગવાન થઈ બેઠા માટે કઈ મારા ભગવાન નો કે મારો ભાઈ છે ને એક દાદા એક જગ્યાએ બેઠા હતા ત્યાં આમ આગળ કરી આમ પછી કે કૃષ્ણ અહીંયા અમારી આંગળી જરા સીધી કરી આવશે ચડી ગઈ છે કે કૃષ્ણ ગોમાં શું હોય તો આમ કર્યું વાઘરી સમીકરણ આવ્યું તો એ તો વાઘરી ના થઈ પણ એમના હાથ તો લઈએ લખ્યા એવા જાય ફરી એ જગ્યા પ્રાપ્ત થઈ માં સીધી જતી રહે એમને આ પ્રયોગ સાદો પ્રયોગ કરી પછી ગા થયા કે ત્યાં આવજો દર્શન કરી જાઓ દર્શન કર્યા હતા કે એવું ના ચાલે કે હવે શું પાછું કહો કે આ બધા સાધુ છે વાદો કે આ તો આપણું ધર્મ મારી બધી નાના નારાયણ થયેલો પણ બધે વાદો ને આવતી શંકર થતું આવે લોકો નું અવળું બોલે છે તે અવળું ખરેખર નથી એ લોકો એવા નથી એમનું જ્ઞાન અવળું છે લોકો બહુ સારા માણસ એમને મોક્ષે જ જવું છે બધા પણ જેવું જ્ઞાન આવ્યું તેવું જ્ઞાન બધી કઈ બધી કઈ બ્રોડ કેસ હોય છે મીટર <laughs> ગેજ આવી હોય કોઈ નિયરો ગઈ ક્યારેક ક્યારેક જલ્દી ચાલે આજે ખબર હવે પ્લેનનું કાઢ્યું ટિંગ રાજેનું કેવું છે કે ટાઈમ